એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા પુણ્ય અને પરી વાર્તા સાંભળે છે ઓહો હો હો હો આ પુણ્ય અને પરી તો દરરોજ વાર્તા સાંભળે છે ભાઈ વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો પુણ્યભાઈ પરીબેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું મીઠી મીઠી વાર્તા કહેવાનો છું લાડવા જેવી મીઠી <laughs> વાર્તાનું નામ છે હાથી અને દરજી દરજી હોય ને આપણા કપડાં સીવે હા ત્યાં દરજી ભાઈ અને હાથીની વાર્તા છે તમે ધ્યાનથી સાંભળજો એક હતો હાથી જાણે મોટો કાળો પહાડ જોઈ લો એને ઊંચો ઊંચો આ હાથીની પાછળ ટૂંકી પૂંછ અને આગળ લટકે લાંબી મોટી સૂંઢ એ હાથી સાધુ મહારાજનો હાથી હતો સાધુ મહારાજને હાથી ખૂબ વાલો હતો ભાઈ હાથી તો દરરોજ તળાવે નાવા જાય લટક મટક લટક મટક ચાલતો ચાલતો રસ્તામાં એક દરજીની દુકાન આવે હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાય કરીને દરજી એની સૂંઢમાં લાડુભાઈ આપે લાડુ ભટ્ટ એમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી હો પુણ્યભાઈ નાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે એક દિવસ આ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું બોલો એટલે એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલો હાથી દાદા આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ દરજી દુકાનમાં બેઠો હતો ત્યાં હાથી એની દુકાન પાસેથી નીકળો હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી મશ્કરા દરજીએ લાડુ આપતા આપતા સૂંઢમાં એવી સોય ખૂંચવી દીધી કે હાથીથી ચીસ નખાઈ ગઈ હાથીને સોય વાગતાની સાથે જ ખૂબ પીડા થઈ એ તો સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઉડાવી છે પછી તો હાથી ત્યાંથી લાડુ ખાઈને નીકળી ગયો એ ડોલતો ડોલતો તળાવે નાવા પહોંચી ગયો તળાવે નાઈને પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું એણે હો સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું દરજીને જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું ફૂ કરતું અને દરજી તો પાણીથી ભીંજાઈને લથબથ થઈ ગયો દુકાનના બધા નવા નકોર કપડાં પાણીમાં પલળી ગયા ભાઈ પછી એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડીને બદલો લીધો છે આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે અને ભાઈ પરી બેન બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો દરજી અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહીં હો પછી તો તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા હાલા કરી જાઓ સપનામાં હાથીભાઈ આવશે કમળનું ફૂલ આવશે લાડુ લાવશે અને આપણે બધા ખાશું 澳洲。